એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ધર્માદિત્ય વાર્તા સાંભળે છે નચિકેતા દેવી વાર્તા સાંભળે છે અને પદ્મનાભ પણ વાર્તા સાંભળે છે ભાઈ આવો આવો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે ભગા પટેલની ભેંસ <laughs> રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું તો સાંભળો ત્યારે ભગા પટેલની પાસે એક સરસ મજાની ભેંસ હતી દેખાવે હાથી જેવી લાગે સૌ કહે ભેંસ તો ભગા પટેલની શિંગડા તો ભગા પટેલની ભેંસના એકવાર પટેલ ભેંસને તળાવે પાણી પાવા લઈ ગયા બે પગ પાણીમાં અને બે પગ બહાર રાખીને ભેંસ પાણી પીવા લાગી પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને ભેંસ કે કેમ રે માસી તું માથું હલાવે છે તારે મને કંઈ કહેવું છે પ્રતિબિંબે કહ્યું હા તે બે પગ બહાર રાખ્યા છે તે ચારે પગ પાણીમાં રાખને ભાઈ લો બોલો ભેંસે તો ચારે પગ પાણીમાં મૂક્યા તળાવમાં એટલો કાદવ હતો કે ભેંસના પગ કાદવમાં ઉતરી ગયા ભેંસને એ કાદવ મીઠા માખણ જેવો લાગ્યો ભાઈ ત્યાં ફરી પેલું પ્રતિબિંબ બોલ્યું ભેંસ રે ભેંસ ઓ ભેંસ રે ભેંસ ભેંસ જેવી ભેંસ થઈને તને માખણ જેવા કાદવની કદર નથી એ કેવું ભેંસે કયું કદર નથી કેમ છે દેખ બોલતા બોલતા ભેંસ કાદવમાં આળોટી પડ્યો એને તો ખૂબ મજા પડી નચિકેતા દેવી ભગા પટેલે ભેંસને બહાર નીકળવા ડચકારા કર્યા ઈ ઈ પણ ભેંસ સાંભળે તો ને છેવટે ભગા પટેલે હાથમાંનો સોટો ઉગાવીને કહ્યું તને વાઘ ખાય વાઘ ભેંસને આવું કહેવું એ ભેંસનું અપમાન કરવા બરાબર છે ભાઈ બીજી ભેંસો એ સહન કરે પણ ભગા પટેલની ભેંસ કાંઈ સહન કરતી હશે એણે તો સામું કહ્યું તમે મારું અપમાન કરો છો ભગા પટેલ તમને કોગળ્યું ખાય એવું હું તમને કહું તો તમને કેવું લાગશે તમને કોરોના ખાય એવું હું તમને કહું તો તમને કેવું લાગશે અગા પટેલે ગુસ્સામાં આવીને કહ્યું અરે તને ટાબરિયો વાઘ ખાય આ તો અપમાન ઉપર અપમાન ભેંસની ભેંસથી એ સહન થયું નહીં એ તો બોલી ઉઠી એ તમારો ટાબરિયો બાબરીઓ મને શું ખાતો હતો હું એને ખાઈ જાઉં તો ચાલ ચાલ તને ટાબરિયા ભેગી કરું ભગા પટેલ તો હજી ગુસ્સામાં હતા હો હવે ભેંસ તળાવમાંથી બહાર નીકળી ભગા પટેલ એને ખરેખર ટાબરિયા વાઘને ઘેર લઈ ગયા વાઘને કે ટાબરિયા તું મારી ભેંસને ખા તો ખરો તું મારી ભેંસને ખાય તો તું ખરો ટાબરિયો તો ભેંસને જોઈને ખુશ થયો ભાઈ અને કે આને ખાવાનું મને ઘણા વખતથી મન છે ભગા પટેલે કહ્યું તો કર કુસ્તી ને હરાવે ને વાઘ કે અપઘડી કરું એમાં શું લો ને ભેંસ કે તૈયારીનો વખત આપ્યા વિના હું કોઈની સાથે લડતી નથી લો બોલો હું તને બે દિવસનો વખત આપું છું ત્યાં લગીમાં તારા હથિયાર સજીને તૈયાર થઈ જા પણ પરમ દિવસે સાંજે ગધેડિયા મેદાનમાં યાદ રાખજે વાઘ કે મારે સમયની જરૂર નથી ભેંસે કહ્યું સમય આપ્યા વિના હું તારી સાથે લડું અને તું મરી જાય તો દેશમાં મારી બદબોઈ થાય બધા મારી વાતો કરે કે ભગા પટેલની ભેંસે ઓચિંતો હુમલો કરીને ટાબરિયા વાઘને મારી નાખ્યો તૈયારી તો આપું જ તૈયારીનો સમય તને આપું જ વાઘ કે પણ હું મરવાનો નથી ભેંસે કહ્યું એવું તું કહે છે ને હું શું કહું છું એ તું જાણે છે હું કહું છું કે તું મરવાનો છે વાઘ તો હબકી ગયો ભાઈ તેણે કહ્યું ઠીક તો પરમ દિવસે સાંજે ગધેડિયા મેદાનમાં જોઈ લઈએ ત્યારે ગભલા શિયાળે આ સમાચાર આખા વનમાં ઘેર ઘેર પહોંચાડી દીધા ગલબા શિયાળે હો ભાઈ વાઘ એના હથિયારો નખ ને દાંત ને અણીદાર કરવા લાગી ગયો ખાવા પીવાનો પણ એને વખત રહ્યો નહીં અને કે ભગા પટેલની ભેંસને મારીને પારણા કરીશ પછી જ જમીશ હવે ભેંસે શું કર્યું તે જુઓ એણે તો ખાવા પીવાનું છોડ્યું નહીં ઉલટું ખા ખા ખા ખા ખા ખા કર્યું અને શિંગડાને ધાર કાઢી આમ આમ ઘસી ઘસીને બીજે દિવસે એ પેલા તળાવમાં જઈને પડી ભફાંગ ને માખણિયા કાદવમાં ખૂબ આળોટીઓ એના શરીર પર કાદવનો જાડો જાડો થર જામ્યો અને પછી બહાર નીકળીને ધૂળમાં ને કાંકરામાં આળોટી ધૂળ કાંકરા શરીર પરના કાદવમાં ચોંટી ગયા અને શરીર પર જાડા બખ્તર જેવું થઈ ગયું ઢાલ જેવું પછી એ ગધેડિયા મેદાનમાં જઈને ઊભી ટાબરિયો વાઘ ત્યાં હાજર હતો પપુડો વાંદરો ન્યાયાધીશ બનીને વચમાં ઊભો હતો ભાઈ હા એણે જાહેર કર્યું કે હું ગુલાટ ખાઉં છું મારી પૂંછડી જો જમણી તરફ પડે તો પહેલો દાવ વાઘનો એણે ભેંસ પર ત્રણ હુમલા કરવાના અને જો પૂંછડી ડાબી તરફ પડે તો પહેલો દાવ ભેંસનો એણે વાઘ પર ત્રણ હુમલા કરવાના પપુડાની પૂંછડી જમણી તરફ પડી પહેલો દાવ વાઘનો આવ્યો તે ખુશ ખુશ થઈ ગયો ને કે એક જ હુમલામાં ભેંસને ખતમ કરી નાખું ત્રણ દિવસનો ભૂખ્યો છું આજે ધરાઈને જમું પહેલો હુમલો એણે જોરદાર કર્યો એના નખ ભેંસના શરીરમાં ખૂંપી ગયા અને ભેંસના શરીરનો એક ટુકડો કપાઈને પડ્યો પણ એ ટુકડો તો કાદવ કીચડના બખ્તરનો હતો વાઘે ફરી હુમલો કર્યો ફરી હુમલો કર્યો દરેક વખતે ભેંસના શરીરમાંથી લોહીનું એક ટીપું નીકળ્યું નહીં વાઘ ગુસ્સાથી ધુઆ ફૂઆ થઈ ગયો એ ચોથો હુમલો કરવા જતો હતો ત્યાં પપુડા ન્યાયાધીશે કહ્યું ખબરદાર હવે ભેંસનો વારો છે ભેંસે માથું નીચું કરી શિંગડા તૈયાર કર્યા પહેલા જ હુમલામાં એણે વાઘને શિંગડાથી વિંધી નાખ્યો ખચાક શિંગડા વાઘના પેટમાં ગયા અને એ તો ચીસ પાડી ઉઠ્યો બીજા હુમલામાં એનું માથું ફાટી ગયું ને ત્રીજા હુમલામાં એ લાંબો સોળ થઈને મરી ગયો ભાઈ ન્યાયાધીશે જાહેર કર્યું કે ભગા પટેલની ભેંસનો વિજય થાય છે ચારે તરફ તાળીઓના ગડગડાટ થઈ ગયા ભાઈ ભગા પટેલે ભેંસને ધન્યવાદ આપ્યો અને કહ્યું હવે હું કદી નહીં કહું કે તને વાઘ ખાય પણ વાઘને કહીશ કે તને મારી ભેંસ ખાય તો બાળ દોસ્તો આવી હતી આ ભગા પટેલની ભેંસની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને સૌને સરસ મજાની બીજી એક વાર્તા કહેવાનો છું હો જલ્દી જલ્દી આવી જાજો પાછા આવજો